એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા આ નાનકુડા એવા મહતભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મહતભાઈ તમારે વાર્તા સાંભળવી છે ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે માણસ અને વૃક્ષ ઘણા વર્ષો પહેલાની આ વાત છે ઓ ભાઈ આજકાલની કઈ વાત નથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે ત્યારે તો માણસ પાસે રહેવા માટે ઘરે નહોતું હો એ તો જંગલોમાં રહે ત્યારની આ વાત છે હવે માણસને એક વખત વિચાર આવ્યો હો ભાઈ કે મને જો સરસ મજાનું લાકડું મળી જાય તો મારે રહેવા માટે સરસ મજાનું ઘર બની શકે આ લાકડામાંથી અને આ વનમાં તો ઘણા બધા ઝાડ છે લીમડાનું ઝાડ છે આંબાનું ઝાડ છે સીસમ ને સાગનું એ ઝાડ છે મહુડાનું ને જાંબુનું ઝાડ છે કેટ કેટલા ઝાડ છે આ વનમાં તો ગણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં જો મને સરસ મજાનું લાકડું મળી જાય તો તો હું ઘર બનાવીને એમાં રહું માણસને તો આવો વિચાર આવ્યો એક દિવસ માણસ છે ને આ બધા ઝાડની પાસે ગયો બધા વૃક્ષોની પાસે ગયો પછી બે હાથ જોડીને ઊભો રહ્યો અને પ્રણામ કરીને નમસ્તે કરીને બોલો એ વૃક્ષ દેવતાઓ તમને મારા નમસ્કાર છે હું તમને પ્રણામ કરું છું તમે તો ખૂબ દયાળુ છો બધાને ફળ ફૂલ આપો છો પંખીઓને માળો બનાવવા જગ્યા આપો છો અને સરસ મજાનો ઠંડો ઠંડો છાંયડો તમે અમને આપો છો અને ડાળ પાંદડા હલાવીને પવન નાખો છો ને અમને ખાવા મધ મીઠા ફળ આપ્યા તમે આ સાંભળીને બધા ઝાડ તો ટટ્ટાર થઈ ગયા હો વખાણ સાંભળવા કોને ન ગમે હે ભાઈ કોઈ કોઈ ઝાડ તો ડાળ જરાક ઊંચી કરીને માણસને આશીર્વાદ આપીને કહેવા લાગ્યું ખુશ થા ખુશ થા ઝાડને રાજી થયેલા જોઈને પછી માણસે કહ્યું હે વૃક્ષ દેવતાઓ મારી એક નાનકડી માંગણી છે મારે કઈક જોઈએ છે મને આપશો કોઈ કોઈ ઝાડ તો કે શું છે બોલ ને ઝટ બોલ જોઈએ તે આપીએ શું તારે ફળ જોઈએ છે શું તારે છાયડો જોઈએ છે શું જોઈએ છે બોલ ને માણસ તો કે અરે વૃક્ષ દેવતા હું છે ને ખૂબ મહેનત કરીને આ લોઢાની નાનકડી કુહાડી મેં બનાવી છે અને એના કાણામાં ખોસવા માટે બસ મારે છે ને બે હાથ જેટલો દંડીકો જોઈએ છે લાકડી જોઈએ છે એનો હાથો કરવા માટે મારા પર આટલી કૃપાઈ ન કરો તમે પછી તો આ સાંભળીને એક જાડે પોતાની ડાળીમાંથી તડ દઈને બે હાથ જેટલો ભાગ તોડ્યો અને ડાળીએ તો ધીમી ચીસ પાડ્યો ઓય માં માણસે એ દંડીકો લઈને એ ડાળી લઈને લોઢાની કુહાડીમાં ખોસી અને પછી દંડિકાનો એક છેડો પકડીને એને કુહાડીથી જોરથી હવામાં વીંજીઓ અને ઝૂ ઝૂ ઝૂ અવાજ આવ્યો કુહાડીનો બધા ઝાડ તો જોવા લાગ્યા પણ પછી તો માણસ એ જ કુહાડીથી ફાટ ફાટા ફાટ ફાટ ફાટા ફાટ એમ અનેક ડાળો કાપવા લાગ્યો વૃક્ષોની ઝાડોની હો ભાઈ બધા ઝાડ તો ચીસા ચીસ કરી મૂકે અરે અમને માર નહીં અમને કાપ નહીં અમને ઉભા રહેવા દે અમને કાપીશ તો તારો છાંયડો જતો રહેશે પણ માણસે તો જંગલનું છેલ્લામાં છેલ્લું ઝાડે કાપી નાખ્યું હો અને એ ઝાડ તો બિચારું ચીસ પાડીને મરી ગયું પછી તો ઘણા બધા માણસો આવ્યા અને ઘણા બધા માણસો ઘણી બધી કુહાડીઓ લઈને આવ્યા અને જેટલા ઝાડ બચ્યા એ બધા કાપી નાખ્યા જંગલ કરી નાખ્યું સાવ સફા ચટ જંગલોના જંગલો કપાતા ગયા હવે જંગલ જ ન હોય જંગલમાં ઝાડ જ ન હોય એટલે વરસાદ તો ક્યાંથી આવે હે ભાઈ માણસને પીવા માટે પાણી ઓછું થતું ગયું હો અને ઝાડ ન બચ્યા એટલે દુષ્કાળ પડ્યો વરસાદ તો વરસે જ નહીં એવામાં એક ઘરડો માણસ આવીને કે અરે આ વરસાદ એટલા માટે નથી પડતો કે આપણે બધા ઝાડ કાપી નાખ્યા છે તમને બધાને કાંઈ અક્કલ બળી નથી ઝાડને કાંઈ કપાતા હશે અરે ઝાડને લીધે તો વરસાદ વરસે છે અને વરસાદ વરસે છે એટલે નદીઓમાં પાણી ભરાય છે નદીઓમાં પાણી છે એટલે તો આપણે પાણી પી શકીએ છીએ તમને એટલી એ ના ખબર પડે કે આ બધા ઝાડ કાપવાના ન હોય અરે રે તમે બધાએ બહુ મોટી ભૂલ કરી છે ચાલો ચાલો આપણે બધાની માફી માંગીએ અને નવા ઝાડવાઓ ઉગાડીએ પછી તો ભાઈ આ બધા માણસોએ ભેગા થઈને નાના નાના સરસ મજાના ઝાડવાઓ રોપા તો ભાઈ આવી હતી આ ઝાડ અને માણસની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ઓ મહતભાઈ આવજો